એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો કેટલા બધા બાળ દોસ્તો વાર્તા સાંભળવા માટે આવી ગયા છે ભાઈ અને આમ વડોદરામાં બેઠા બેઠા જયતી બેન પણ વાર્તા સાંભળે છે આવો આવો જયતી બેન તમે તો ખૂબ સુંદર છો ને ભાઈ અરે વાહ તમે રોજ વાર્તા સાંભળો છો એમને સાંભળો ત્યારે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ કાન દઈને સાંભળજો હા અને તમારા ભાઈ બહેન ને બહેનપણીઓને કહેજો પાછા જયતી બહેનો આ વાર્તા વાર્તાનું નામ છે દુર્જન કાગડો દુર્જન એટલે ખરાબ સારો નહીં એવો હા એક હતી નદી એ નદીના કિનારે શંકર ભગવાનનું એક મંદિર હતું અને મંદિરને પછવાડે પીપળાનું મોટું ઝાડ હો ભાઈ એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા કાળો કાળો કાગડો અને ધોળો ધોળો હંસ કાગડો તો આ હંસની ખૂબ ઈર્ષા કરે હો ભાઈ એને હંસ તો દીઠો ન ગમે હવે એક વખતની વાત છે જયતીબેન એક વખત ઉનાળાના દિવસો હતા ને ત્યારની આ વાત છે ઉનાળામાં એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે એ પીપળાના ઝાડ પાસે આવ્યો એણે પોતાના ધનુષ બાણ ઝાડના થડના ટેકે મૂક્યા અને એ તો આરામ કરવા ઝાડના છાંયે સૂતો હો ભાઈ થોડીક વારમાં એ તો ઘસ ઘસાટ ઊંઘી ગયો એમ નસકોરા બોલાવે થોડાક સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો અને એના મોં પર તડકો આવ્યો હો ભાઈ અને તડકો આવ્યો ને એટલે ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી હંસ તો સારો હતો એટલે મુસાફરના મોં પર તડકો ન આવે એ માટે પોતાની પાંખો પસારીને હંસભાઈએ છાંયો કર્યો જયતી કાગડાએ આ જોયું કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી કે આવું શું સારું થવાનું એટલે એણે હંસને ફસાવી દેવાનો પેંતરો રચો આ કાગડો ઉડતો ઉડતો આવ્યો અને પેલા મુસાફર પર ચરકીને નાસી ગયો બોલો કાગડાની ચરક મુસાફરના મોં ઉપર પડવાથી એ તો જાગી ગયો અને જાગીને એણે ઉપર હંસને બેઠેલો જોયો તેને થયું કે આ હંસ જ મારા ઉપર ચરક્યો લાગે છે એટલે ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વિંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો બોલો લો આવી રીતે આ દુર્જન કાગડાની સાથે રહેવાથી પેલા હંસે પોતાનો જીવ ગુમાવ્યો જયતી બેન આ તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને એક બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો